આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા આયુષ અને નૈતિક વાર્તા સાંભળે છે આવો આવો આયુષભાઈ નૈતિકભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ રતિલાલ નાયકની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે મહાવીર સ્વામી તમે એમનું નામ સાંભળ્યું છે ને હા તે આજે હું તમને એમની વાર્તા કહેવાનો છું આજથી ઘણા વર્ષો પહેલા જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ચોવીસમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો લગભગ છવ્વીસો વર્ષ પહેલાની આ વાત છે એમનું મૂળ નામ તો હતું વર્ધમાન વૈશાલી નગરીના રાજા સિદ્ધાર્થ એમના પિતા મહાવીરના માતાનું નામ રાણી ત્રિશલા દીકરાના જન્મ પછી માતા પિતાની સમૃદ્ધિ ને માતા પિતાની પ્રતિષ્ઠા ને સત્તા વગેરે વધવાથી એમનું નામ વર્ધમાન રખાયું હતું અભાઈ વર્ધમાન નાના હતા ત્યારથી જ બુદ્ધિશાળી હતા આયુષભાઈની જેવા અને એવા બળિયા હતા કે ડર સી ચીજ છે એ જાણે સમજતા જ નહીં એમની ઉંમરના છોકરાઓને તેઓ ડરથી દૂર રહેવાની શિખામણ આપતા બધાઈને કે ડરવાનું નહીં કોઈથી ડરવાનું નહીં અઠાવીસ વર્ષની ઉંમરે એમણે જૈન ધર્મની દીક્ષા લીધી અને સાધુ થઈ ગયા હો ભાઈ એકવાર તેઓ નગરની બહાર ધ્યાનમાં મગ્ન બેઠા હતા ધ્યાન કરતા હતા એક ગોવાળિયો તે સમયે એના બળદ લઈને ત્યાં આવ્યો તેણે બળદ વર્ધમાનને સોંપીને એની ખબર રાખવાનું કહ્યું અને એ તો નગરમાં ગયો કે મારા બળદનું ધ્યાન રાખજો વર્ધમાન ધ્યાનમાં હતા એટલે એમણે ગોવાળિયાએ શું કહેલું તે સાંભળેલું નહોતું બળદો દૂર દૂર ચાલ્યા ગયા એનું ભાન પણ ન રહ્યું ઓ ભાઈ વર્ધમાનને તો ગોવાળિયો નગરમાંથી પાછો ફેરો એટલે બળદોને ન જોતા પૂછ્યું મારા બળદ ક્યાં છે વર્ધમાન બોલ્યા નહીં એટલે એ તો ખીજાયો ને બબડ્યો કાન છે કે નહીં વર્ધમાન તો તોય કશું ન બોલ્યા એટલે ગોવાળિયાએ બે સળીઓ લઈને વર્ધમાનના બંને કાનમાં ખોસી દીધી હો વર્ધમાનને કાને ભારે પીડા થઈ ભાઈ પણ તે સહન કરી એમણે ગુસ્સો ન કર્યો ગોવાળ ઉપર ક્રોધ ન કર્યો હો આવી કઠોર તપશ્ચર્યા કરીને એમણે ક્રોધ ઉપર વિજય મેળવો કે ગુસ્સો કોઈ દિવસ કરવાનો નહીં ગમે તેવી પીડા થાય અને ભાઈ એમાં વર્ધમાને પોતાના ક્રોધ ઉપર કાબુ મેળવો અને એટલે મહાવીર કહેવાયા મહાવીરે લોકોનું દુઃખ દૂર કરવા માટે ઠેક ઠેકાણે ઉપદેશો આપ્યા ક્રોધ ન કરો કોઈની ઈર્ષા ન કરો લાલચ ન રાખો હંમેશા સાચું બોલો કોઈ દિવસ ચોરી ન કરો વણ જોઈતું સંગ્રહ ન કરો ભેગું ન કરો અને કોઈ દિવસ હિંસા નહીં કરો કોઈને મારો નહીં રંજાડો નહીં એવા એવા મહાવીરે ઉપદેશ આપવા માંડ્યા હો ભાઈ હજારો લોકો એમની આવી વાતોથી સુખી સુખી થયા તો ભાઈ આવા હતા આ મહાવીર સ્વામી તમને એમની વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ હો ભાઈ વહેલા વહેલા આવી જજો પાછા આવજો